પ્રથમ સ્કંદ અંતર્ગત આ ત્રીજો અધ્યાય ચાલે છે એમાં સ્કંધાર્થ જોઈએ તો જે દસવિધ લીલા કરવાવાળા જે ભગવાન છે તો એ આ ભગવાનની આ પ્રથમ સ્કંદમાં હીન મધ્યમ અને ઉત્તમ એવા પ્રકરણ ભેદ વડે અધિકાર લીલાનું વર્ણન આમાં કરવામાં આવ્યું છે એના પછી અધ્યાયાર્થ જોઈએ તો આ અધ્યાયમાં ભગવાનના અવતારોના વર્ણનથી શ્રોતાના શ્રવણ શ્રોતાનું શ્રવણમાં આદર અને વક્તાનું ગુહ્ય જ્ઞાન કે ચાતુર્યનું વર્ણન આપણને આમાં જણા બતાવવામાં આવ્યું છે ભાગવત ભાગવતાર્થ પ્રકરણની અંદર આનો સંદર્ભ જોઈએ તો એકથી સત્યાવીસ સુધીના શ્લોકમાં ભગવાનના અવતારોનું વર્ણન કર્યું અને ભાગવત ભાગવતાર્થ પ્રકરણમાં મહાપ્રભુજી એમ કહી રહ્યા છે કે ભગવાનના અવતારો અસંખ્ય છે પછી અઠ્યાવીસ ને ઓગણત્રીસ શ્લોકથી જે અવતારોનું સામાન્ય પ્રયોજન જણાવ્યું અને ત્યાર પછી હવે વચ્ચે એક પ્રસંગથી ભગવાનનું મહાત્મ્ય જાણવામાં આવે ત્યારે જીવને મુક્તિ થાય એને એના માટે જીવનું બંધ અને એનો મોક્ષનું વર્ણન ત્રીસ અને બત્રીસ શ્લોકમાં કર્યું તેત્રીસ ચોત્રીસ શ્લોકથી જીવની મુક્તિનો પ્રકાર બતાવ્યો અને ભગવાન નિત્યમુક્ત છે એટલું જણાવ્યું અને આ નિત્યમુક્ત જે ભગવાન છે એ ભગવાનની લીલા તથા ભગવાનનું જ્ઞાન થવું દુર્લભ છે એટલું બતાવી અને હવે આગળ જણાવી રહ્યા છે કે એ પ્રમાણે પ્રસંગને લીધે નીકળેલી કથા કહીને નીચેના શ્લોકમાં જુદા આરંભથી ચાલતો પ્રસંગ કહે છે એટલે આજે ઓગણચાલીસમાં શ્લોકની જે ઉત્થાનિકા છે એમાં એમ સમજાવી રહ્યા છે કે આ જે ભગવાનના અવતારો સંબંધી જે પણ કથા અહીંયા જે વર્ણન ચાલી રહ્યું હતું એના માટે હવે વચ્ચે જે આપણને વચ્ચે બતાવ્યું જીવની મુક્તિ કેવી રીતે થાય બંધ અને મોક્ષ અને ભગવાનનું સ્વરૂપ એટલે ભગવાન નિત્ય મુક્ત છે અને એમનું જ્ઞાન સરળતાથી જાણી નથી શકાતું અથવા તો જાણવામાં દુર્લભ છે એવું જણાવી અને હવે ફરીથી જે આગળનો પ્રસંગ સુતજી સૌનકજીના સૌનકજીના પ્રશ્નના ઉત્તર રૂપે આપી રહ્યા છે સુતજી એ હવે ચાલ ચાલતા પ્રસંગનું વર્ણન કરી રહ્યા છે એવું સમજાય છે જે જે આ ઉત્થાનિકરમાં અથેહ ધન્યા ભગવંતમ ભગવંત ઇથમ યદ વાસુદેવે અખિલ લોકનાથે કુર્વંતિ સર્વાત્મકમ આત્મભાવમ નયત્ર યત્ર ભૂય પરિવર્ત ઉગ્રહ હવે આ સંસારમાં તમો એટલે કે ભગવંતો ધન્ય છો કારણ કે સર્વ લોકના નાથ વાસુદેવમાં આવી રીતે સંપૂર્ણ આત્મભાવ કરો છો જેથી ભયંકર સંસારમાં ફરી આવવાનું રહેતું નથી તમારા પ્રશ્નથી એમ જણાય છે કે તમે ભગવાનમાં શ્રદ્ધાવાળા છો એટલે આ જે સૌનક ઋષિએ જે પ્રશ્ન કર્યા છે એનાથી એવું જણાય છે કે તેઓ ભગવાનમાં ભગવાનના અવતાર સંબંધી કૃષ્ણ ચરિત્ર સંબંધી જે પ્રશ્ન કર્યા છે એમાં ભગવાનમાં એમને શ્રદ્ધા છે આ સંસારમાં જે જેમાં શ્રદ્ધાવાળો હોય તે તે જ છે ભગવદ્ ગીતાના આ વચન પ્રમાણે તમો ભગવાનો છો એટલે જેને જેનામાં શ્રદ્ધા હોય એ એ રૂપ હોય છે તો તમને ભગવાનમાં શ્રદ્ધા છે તો તમે પણ ભગવાનો છો એમ અહીંયા આગળ ભગવદ્ ગીતાના વચનથી સમજાવે છે ધન્ય એટલે ધન ભગવાનની ભક્તિ અથવા જ્ઞાન માટે અરહંતી યોગ્ય હોય તે ધન્ય એટલે ભગવાનની ભક્તિ માટે આપ તમે યોગ્ય છો એટલા માટે અહીંયા આગળ આ શ્લોકમાં ધન્ય પદ એક ભગવંત પદનો પ્રયોગ કર્યો અને હવે ધન્ય કહી રહ્યા છે તો ધન્ય આટલા માટે કહ્યું છે આવી રીતે એટલે હલકાનું હલકાનું એટલે સૂતનું એટલે કે આવી રીતે સૂતનું પણ સંબોધન કરીને શ્રવણનો અવસર ન હોય તેને પણ અવસર કરીને તેના મુખથી પણ ઘણો આદર કરીને શ્રવણ કરવું એવા પ્રકારે આ અહીંયા ઇથમનું કર્યું છે કે અથેહ એટલે અથા અથ ઇહ એનું કર્યું છે એ નથી સમજાઈ રહ્યું આવી રીતે એટલે ઇથમ કે અથ ઇહ એનું એ સમજવું છે દીદી હા વાસુદેવ શબ્દથી બીજા દેવનું ભજન કરતા નથી એમ જણાવ્યું સર્વલોકના નાથ શબ્દથી એમ જણાવ્યું છે કે તેમને સર્વના ઈશ્વર અને વેદાંતોથી જણાય તેવા જાણીને તેમાં તેમનામાં આત્મભાવ કરો છો એટલે અહીંયા આગળ જે મૂળ શ્લોકની અંદર યદ વાસુદેવે અખિલ લોકનાથે આ જે બે શબ્દ કયા છે એમાં વાસુદેવથી બીજા કોઈનું ભજન નથી કરતા વાસુદેવનું જ કરે છે અને સર્વલોકના નાથ પદથી સર્વના ઈશ્વર અને વેદાંતોથી જણાય તેવા જાણે છે એવું વર્ણવ્યું એવી રીતે મહાત્મયનું જ્ઞાન અને ઘણો દ્રઢ સ્નેહ વાસુદેવમાં છે એમ જણાવવા બે વિશેષણો કહીને જે કારણથી તેમને કથામાં રુચિ છે એમ જણાવવા આત્મન શબ્દ યોજીને તેમનામાં ભાવમ દેવ તરીકે પ્રેમ કરો છો તેથી ધન્ય છો એમ પહેલાના ધન્ય શબ્દ સાથે સંબંધ છે એટલે અહીંયા આગળ જે વાસુદેવ અને અખિલ લોકનાથ એ બે વિશેષણો વાપર્યા અને આત્મન શબ્દના માટે નીચે એના ફૂટનોટમાં એમ જણાવે છે કે અહીં એટલે સર્વાત્મ આત્મની એવો પાઠ લેવો કારણ કે વેદાંતોથી જણાય તેવા કહ્યા છે સર્વરૂપ હોય તે વેદાંતથી જણાય કારણ કે આકાશ વગેરે શબ્દો વેદાંતમાં યોજાયેલા છે આવો પાઠભેદ કરવાનું યોગ્ય જણાતું નથી કારણ કે વાસુદેવ અને સર્વલોકના નાથ એ બે વિશેષણોથી મહાત્મ્યનું જ્ઞાન અને સુદ્રઢને અનુક્રમે જણાવેલા હોવાનું સુબોધિનીમાં કહેલું છે સર્વલોકના નાથમાં દ્રઢ સ્નેહ થાય એટલે આ ઉપર જે પાઠભેદ કર્યો છે એ નથી સમજાઈ રહ્યો પણ અહીંયાથી આ જે બે વિશેષણો વાસુદેવ અને સર્વલોકના નાથ એ જણા બે જે વિશેષણ વાપર્યા એમાં એકથી મહાત્મ્યનું જ્ઞાન અને બીજાથી સુદ્રઢ સ્નેહ એમ અનુક્રમે જણાવેલાનું સુબોધિનીમાં કહ્યું છે એવું અહીંયા આગળ આટલું સમજાઈ રહ્યું છે મોટા વમળ રૂપ કાલ રૂપી સંસાર સંસારના ચક્રમાં ફરી પડવાનું ન રહે તે આનું ફલ છે એટલે આ જે અહીંયા કહેવામાં આવ્યું એ સંદર્ભની અંદર ફલ બતાવી રહ્યા છે કે આ જે સંસાર ચક્ર છે તેમાં હવે જો ભગવત ભક્તિ થશે તો ફરીથી આ સંસાર ચક્રમાં પડવાનું નહીં રહે પુનઃ ફરીથી શબ્દનો એવો અર્થ છે કે આ દેહના અંત સુધી જેમ થતું હોય તેમ થાવ અહીંયા પુનઃ શબ્દ ક્યાં આગળ આવ્યો થી આવ્યો કે એ નથી સમજાઈ રહ્યું મૂળ શ્લોકમાં અને આ સંસાર ચક્રનો અનાદર કરતો નથી એમ જણાવવા ભયંકર શબ્દ યોજેલ છે મૂળમાં જે ઉગ્ર કહેલું છે એનો અર્થ અહીંયા કર્યો હોય એવું લાગે છે કે આ સંસાર ચક્રનો અનાદર કરતો નથી એમ અહીંયા આગળ કહેવાયું છે આટલું જે જે આ શ્લોક અંતર્ગત સમજાય છે આમાં બે એક વસ્તુ જે ના સમજાય એ સમજવું જેમને સ્પષ્ટ થયું હોય પ્રયાસ કરો પ્રણામ જીજી અહીંયા જે અહીંયા જે કહ્યું ને કે આવી રીતે એ અર્થ તો ઇથમ થી જણાઈ રહ્યો છે અથે હ એટલે અથ ઈ હ એટલે હવે આ એ અર્થ જે જે સમજાય છે હા બરોબર બીજો જી જી જી બીજો પ્રશ્ન મને બરાબર ના સમજાયો ફરી બોલને હેતન અહીંયા જે પુનઃ ફરીથી શબ્દનો એવો અર્થ છે તો પુનઃ એ પરિવર્તન કરેલું છે કે શેનું એ નથી સમજાઈ રહ્યું જે જે પરિવર્તન લાગે છે પરિવર્તન એટલે ફરી આવવું સંસારમાં ફરી આવવું એટલે અહીંયા કરી એને ભયંકર શબ્દ થી ઉગ્ર શબ્દ થી કહ્યું એવું લાગે છે જેજી એ ભૂયહ પદનો અર્થ છે જી જી જી બીજું કઈ હોય તો હા જીજી આજે અહીંયા આગળ કહ્યું ને બે નંબરની ફૂટનોટમાં કે આ પાઠભેદ છે તો એમાં જે પાઠભેદથી જે વર્ણવવામાં આવ્યું સુબોધિનીનું એ તો સમજાયું પણ એની ઉપર જે છે ને શરૂઆતમાં કે આત્માની એવો પાઠ લેવો કારણ કે વેદાંતોથી જણાય તેવા કહેલા છે એ શું વાત છે ને એ નહીં સમજાયું વાંચો મારી પાસે પુસ્તક નથી અહીંયા જે આત્મન્સ પદ છે એ આત્મન પદમાં ત્યાં બે નંબરની ફૂટમાં એ ફૂટનોટમાં એવું લખ્યું છે કે અહીં સર્વાત્મકે આત્મની એવો પાઠ લેવો કારણ કે વેદાંતોથી જણાય તેવા કહેલા છે સર્વરૂપ હોય તે જ વેદાંતથી જણાય કારણ કે આકાશ વગેરે શબ્દો વેદાંતમાં યોજાયેલા છે એમાં મૂળ શ્લોક નો પાઠ શું લીધો છે એટલે મૂળ શ્લોક તો અહીંયા આગળ આત્મન પદ લીધેલું છે સર્વાત્મકમમાં જે આત્મન આત્મભાવમ છે ને તેમાં આત્મ જે છે ને તે લીધું છે એમ જણાવવા બે વિશેષણો કહી આપેલું શું છે એમ હું પૂછી રહ્યો છું એટલે જે અનુવાદની વાત કરી રહ્યા છો ને એવી રીતે મહાત્માનું જ્ઞાન કુરવંતી સર્વાત્મકમ આત્મભાવમ ન યત્ર હેલો સંભળાય એ તો બધી જગ્યાએ સમાન જ પાઠ છે જરા જોવું પડશે શું કેવા માંગે છે અહીંયા સ્ફૂટ નથી થઈ અને જેજી એક એવું સમજવું હતું કે આ આ શ્લોક કે આની સાથે જો પુરુષોત્તમ સહસ્ત્ર નામનો વિચાર જો કરવો હોય તો વ્યાપી વૈકુંઠ દાતા એવું કંઈ આમાં આવી શકે રઘુનાથજીએ શું કર્યો છે આ નામનો અર્થ આ સંબંધમાં શ્રી રઘુનાથજીએ પુરુષોત્તમ સહસ્ત્રનામની ટીકામાં આ નામ કયા સંદર્ભમાં કહ્યો છે એ જોયું છે હા જીજી એટલે અહીંયા સર્વત્ર વ્યાપક જ્ઞાનપૂર્ણ એવા વૈકુંઠને આપનાર વ્યાપી વૈકુંઠ દાતામાં આ કહ્યું છે એનો શબ્દ નો અર્થ વ્યાપી વૈકુંઠ દાતા એટલે સર્વત્ર વ્યાપક જ્ઞાનપૂર્ણ એવા વૈકુંઠ ને આપનાર હા એટલે આ પ્રથમ સ્કંદના તૃતીય અધ્યાયના ઓગણચાલીસમાં શ્લોકમાં આ છે એ રીતે એમણે અર્થ કરેલો છે ના જી ના જીજી અહીંયા તો આજે પુસ્તકની અંદર પ્રથમ સ્કંદ નામાની જે કરેલું છે એ અંતર્ગત એના નામનો ખાલી શું અર્થ જે છે તેટલું જ આટલું મેં જોયું છે એટલે પૂછવું નહીં નહીં પૂછો રઘુનાથજીએ જે ટીકા કરી છે ને એમાં એમણે દરેકનો સંદર્ભ આપેલો છે એ ચેક કર્યું છે ના જીજી નથી જોયું હા એ ચેક કરી લેવું જોઈએ સારું જી જોઈ લઈશું જી જેજે આ શ્લોક અહીંયા સંપન્ન ભલે જેજે મને અહીંયા બે પ્રશ્ન છે હા એક તો આમાં જે વાસુદેવ અને સર્વલોકના નાથ એમ જે કીધું ને તો પછી ત્યાં નીચે એમ કહે છે કે વાસુદેવ અને સર્વલોકના નાથ એ બે શબ્દો થી મહાત્મીનું જ્ઞાન અને સુદ્રઢ સ્નેહ અનુક્રમે જણાવેલા છે તો સર્વલોકના નાથમાં શુદ્રસની અને વાસુદેવમાં મહાત્મ્યનું જ્ઞાન એ નથી સમજાતું જોઈએ છે અચ્છા મને પેલો વાસુદેવ થી શુદ્રસને સમજાય છે એટલે સમજાય છે એટલે એવું લાગ્યું અને સર્વલોકના નાથ એમાં મહાત્મ્યનું જ્ઞાન મને સમજાય છે એટલે એટલે વાસુદેવ જે પદ છે એના સંદર્ભમાં તો અહીંયા એનો અર્થ કર્યો છે ને કે દેવાંતર અભજનમ નિરૂપિતમ એટલે અખિલ લોકના નાક એવા જે વાસુદેવ છે એને તમે તમારી આત્મા સમજી અને એમાં પ્રેમ કરો છો તો વાસુદેવ અખિલ લોકના નાથ એવા વાસુદેવને તમે આત્મા સમજો છો એમાં વાસુદેવ પદથી એ વાત સૂચિત કરી છે કે તમે અન્ય દેવનું ભજન નથી કરી રહ્યા એટલે મહાત્મ્ય જ્ઞાન થયું કે અન્ય દેવનું ભજન નથી કરતા તમને આ દેવનું મહાત્મ્ય ખબર છે એટલા માટે મહાત્મ્ય જ્ઞાન થી મતલબ નથી પણ એટલા વિશેષણોમાં નીચે છે ઋષિઓ એ ઋષિઓ કેવા છે કે અન્યાશ્રય રહિત છે અનન્યતા વાળા છે એટલું જ આનાથી કહેવા માંગે છે નથી સમજાતું કારણ કે મેં એવું લખ્યું છે કે એવી રીતે મહાત્મ્યનું જ્ઞાન અને ઘણો દ્રઢ સ્નેહ વાસુદેવમાં છે એ બે શબ્દોને આ બે વિશેષણથી સમજાવ્યા છે જે એટલે પર્ટિક્યુલર વાસુદેવ માટે મહાત્મ્યનું જ્ઞાન વિશેષણ એટલે મહાત્મ્યના જ્ઞાન માટે વાસુદેવનું વિશેષણ છે ને ઘણો દ્રઢ સ્નેહ એ સર્વલોકના નાથ માટે વિશેષણ વપરાયું છે એવું લખ્યું છે એ તો અખિલ લોકનાથ છે એ મહાત્મ્ય પ્રતિપાદક છે અને સર્વાત્મક આત્મભાવમ એ સ્નેહ પ્રતિપાદક છે વાસુદેવ જે છે એ તો અહીંયા કેવલ દેવાંતર અભજનમ નિરૂપિતમ શ્રી મહાપ્રભુજી તો એવો અર્થ કરી રહ્યા છે ત્યાં જે હોય છે હા હા એટલે આ પેલી ફૂટનોટ છે ને એમાં એ રીતનું અચ્છા અને જે ભગવદ ગીતાનું વચન સમજાવો ને કયું વચન આ જે જેમાં શ્રદ્ધા વાળો હોય તે તે જ છે એટલે સમજાવ્યું ને એટલે તે તેજ છે એવું એટલે કેવી રીતે હેતલ અહીંયા કહ્યું પ્રશ્ન નૈવ જ્ઞાયતે અવંતો ભગવન નિષ્ઠા તમે જે જાતનો પ્રશ્ન કર્યો પ્રભુ સંબંધી એનાથી જ એવું જણાય છે કે તમે પ્રભુમાં નિષ્ઠાવાળા છો અને વાગ્યું માં તમે નિષ્ઠાવાળા છો એટલે એમાં શ્રદ્ધાવાળા છો એમ શ્રદ્ધા નિષ્ઠા પર્યાયવાદી છે એટલે ઇહ સંસારે ભગવંતો ભવંત એટલે આ સંસારમાં તમે જ ભગવાનમાં નિષ્ઠાવાળા હોવાને કારણે તમે જ ભગવાન છો એમ એવા પ્રમાણ યોયત શ્રદ્ધા તૈવત એ જેમાં શ્રદ્ધાવાળો છે એ એ જ છે એ કીટ ભ્રમણ ન્યાય જે રીતે છે ને એ જ અહીંયા એ અર્થમાં વાત કહેવામાં આવી રહી છે જેનું ચિંતન આપણે સતત કરતા રહીએ તદરૂપ થઈ જઈએ એ સેન્સમાં વાત છે સમજાય બીજા કોઈને છે કઈ બીજે કરું આગળ હા કરો પ્રથમ સ્કંદ અધિકાર લીલા છે એમાં હીન મધ્યમ ને ઉત્તમ ને બતાવ્યા છે એમાં અત્યારે હીન પ્રકરણ ચાલી રહ્યું છે હીન પ્રકરણમાં જે શ્રોતા વક્તા છે એને લક્ષણો સહિત અહીં બતાવ્યું છે તેમાં વક્તાનું જે અહીંયા ગુહ્ય જ્ઞાન છે અવતારો સંબંધી એને જે શ્રોતાઓએ જે પ્રશ્ન કર્યો કૃષ્ણના અવતાર સંબંધી એના પ્રયોજન સંબંધી એનાથી એ સ્પષ્ટ છે કે એમને શ્રવણમાં આદર છે હવે અહીં તૃતીય અધ્યાયમાં અવતારોના અવતારોના ચરિત્રોનું વર્ણન કરે છે ત્યારબાદ અવતારોનું પ્રયોજન કયા બાદ જે અરૂપ ચૈતન્ય રૂપ ભગવાન છે એ આ માયાના ગુણોને મહત્તત્વ વડે પોતાની અંદર રચે છે આ વિશ્વને તો આગળ કહે છે કે જ્યારે આ જળ જગત બનાવે છે ત્યારે એમાં તો જળ બુદ્ધિ બધાની હોય છે પણ એમાં ભગવત બુદ્ધિ જ મુખ્ય છે એમ એમ કહીને જીવમાં પણ ભગવત બુદ્ધિ રાખવી અને એ જીવ બધામાં જ ભગવત બુદ્ધિ રાખીશું ત્યારે જ બ્રહ્મનો અનુભવ થાય છે ભગવત બુદ્ધિથી તો કે છે કે એના એ કેવી રીતે થાય તો અહીંયા ભગવાનના સંબંધવાળી જે દેવી માયા છે એ દેવી માયા કાર્ય કરતી બંધ થાય ત્યારે એને મતિ થાય છે અને જીવ ત્યારે પોતાના સ્વરૂપને જાણે છે ત્યારબાદ જે વેદમાં ગુપ્ત જે ભગવાનના જન્મ અને કર્મ છે એનું વર્ણન કર્યું છે તો ત્યાં કે છે કેવી રીતે વર્ણન કરે છે એનું એની લીલા શું સ્વરૂપ શું તો ત્યાં કે છે કે જે વિશ્વ રચે છે એ જ રક્ષણ કરે છે ભક્ષણ કરે છે અને એમાં આસક્ત પણ થતા નથી જે ભૂતોમાં છુપાઈને સ્વતંત્ર રહીને છ ગુણોના ઈશ જે છ નો વર્ગનો ભોગ કરે છે ત્યારબાદ આ સૂક્ષ્મ દ્રષ્ટિથી નિરૂપણ કર્યા બાદ આ છતાં પણ ભગવાનનું આ જ્ઞાન કે ભગવાનના સ્વરૂપને જાણવામાં નથી આવતું તે કોને તો અહીંયા કહે છે કે દુષ્ટ બુદ્ધિ વાળો જે અજ્ઞાની છે એ આ ઉત્તમ પ્રમાણ હોય પ્રમાણ હોય છે તો પણ એને જણાતો નથી ત્યારબાદ કહે છે કે તો પછી એ જીવનો ઉદ્ધાર કેવી રીતે થાય તો ત્યાં કહે છે કે ભગવાનના ચરણ કમલની ગંધનો આશ્રય કરે છે આ સૃષ્ટિ રચનાના માર્ગને જાણે છે ત્યારબાદ આ પ્રસંગને લઈને જયારે સુધજી કહે છે કે તમે ભગવંતો છો ધન્ય છો પણ જેને વાસુદેવમાં આત્મભાવ કર્યો છે સંપૂર્ણ તો એને આ ભયંકર સંસારમાં આવવાનું રહેતું નથી તો અહીંયા પૂછે છે કે પ્રમાણ શું તો એ જાણવાની ઈચ્છાથી હવે શ્લોક આવી રહ્યો છે ઇદમ ભાગવતમ નામ પુરાણમ વે સંમિતમ ઉત્તમ શ્લોક ચરિતમ ચકાર ભગવાન ઋષિ જેમાં ઉત્તમ શ્લોકનું ચરિત છે તેવું વેદ તુલ્ય આ ભાગવત નામનું પુરાણ ભગવાન ઋષિએ રચેલું છે ભગવાનના સર્વ સંબંધ વાળું હોય તે ભાગવત એટલે કે ભાગવતજીમાં ભગવાનના લીલા ચરિત્રો અને કર્મોનું જે નિરૂપણ છે એટલે ભગવાનના સંબંધ વાળું હોવાથી એને ભાગવત કહે છે નામ શબ્દથી પ્રસિદ્ધિ કહી છે એટલે કે આ ભગવાનનું જ નામાત્મક સ્વરૂપ છે તે પુરાતન છે અથવા તો પુરાણ એ તેની જાતિનો શબ્દ છે એટલે કે આ પુરાણપણું છે એ જાતિ છે એટલે એને પુરાણ પણ કહેવામાં આવે છે ભાગવતને તે વેદની સાથે સંપૂર્ણ પ્રકારે મળતું આવે છે બીજા મતોની પેઠે આમાં વેદનો વિરોધ નથી એટલે કે વેદનો જે અર્થ છે એ જ અહીં ભાગવતમાં છે બીજા મતોની પેઠે એટલે જે મને એવું સમજાયું કે જે પૂર્વ અને ઉત્તર કાંડમાં જે ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ નું જે ખંડસ નિરૂપણ છે એવું ભાગવતમાં નથી ભાગવતમાં ઉભય વિશિષ્ટ સ્વરૂપ છે એટલે બીજા મતો જયારે કોઈ કર્મને ઉત્તમ માની રહ્યા હોય કે કર્મ જ મુખ્ય છે તો તેમાં વેદનો વિરોધ આવે ને કોઈ જ્ઞાનને ઉત્તમ માને તો જ્ઞાનમાં વિરોધ આવે એટલે અહીંયા ભાગવતમાં એવું નથી એટલું સમજાય છે જેજામાં જેમાં ઉત્તમ શ્લોકનું ચરિત્ર છે વિશેષણથી એમ કહેલું છે કે પ્રસંગ ને લીધે કહેલી કથા પણ પુરુષોત્તમ ની જ કથા છે ઉત્તમ શ્લોક નું ચરિત્ર છે જેમાં તેવું આ ભાગવત છે ભગવાન વેદવ્યાસે ઋષિના જ્ઞાન એટલે કે સમાધિથી અનુભવ કરીને આ કહેલું છે એટલે ભગવાને ભગવાન જ વેદવ્યાસજી જ ભગવાનના જ્ઞાન અવતાર છે એટલે અહીંયા ભગવાન શબ્દથી એમ કે છે કે એમણે અનુભવ કરીને સમાધિ ભાષામાં આ ભાગવતની ઉત્તમતા અહીં બતાવી અને ભાગવત અર્થમાં પણ મહાપ્રભુજી કહે છે એટલે પ્રકરણમાં કે શ્રી મહાપ્રભુજી ઉત્તમ અધિકાર વાળાને સંક્ષેપથી કહે ને તો પણ આ ભક્તિ પ્રાપ્ત થઈ જાય છે એવું કે છે પરંતુ જે હીન મધ્યમ છે અને આ પ્રમાણે ભક્તિ પ્રાપ્ત થતી નથી ઉત્તમ અધિકાર ન હોવાને કારણે પણ આ ભાગવતનું ભાગવતનું જે સમાધિ ભાષામાં જે અનુભવ કરીને કહ્યું છે કે હીન અને મધ્યમને પણ આ ભક્તિ પ્રાપ્ત થાય એના માટે આ ભગવાનનું નામાત્મક સ્વરૂપ જે હીનનો અધિકાર હીન અને મધ્યમનો અધિકાર પણ સિદ્ધ કરનારું છે એટલા માટે અહીં વર્ણન કર્યું છે જી હા સરસ કોઈને કંઈ એવું પૂછવું હોય એટલે જે છે બીજા મતોની પેઠે એમાં બીજું કંઈક બીજું કંઈ લેવાનું હોય તો મને સમજાતું એટલે મને આટલું સમજાયું એટલે વેદની સાથે આમાં એકદમ અભિપ્રાય શું છે એ થોડો હજી પણ સ્પષ્ટ નથી મને પણ પણ ભાગવતનો જે મત છે એ અન્ય મતોની તુલનામાં વેદથી અવિરોધી છે એ જાતનો અહીંયા તાત્પર્ય સમજવું જોઈએ હવે જ્યારે આપણે ભાગવતના સ્તરે આ વાતની તુલના કરતા હોઈએ ત્યારે કોઈ અન્ય વાદીઓ દ્વારા પ્રતિપાદિત જે મત છે એને તો આપણે ન લઈ શકીએ કેમ કે અન્ય વાદીઓ પણ પુરાણ તરીકે ભાગવતનો ઉપયોગ કરતા હોય એટલે એ સ્થિતિમાં ભાગવત છે એ સર્વશાસ્ત્રોના અંતમાં પ્રકટ થયેલું શાસ્ત્ર છે એમ કહી શકાય એટલે એના પૂરું પ્રગટ થયેલા જે કંઈ પણ શાસ્ત્રોથી પરતત્વના સંબંધમાં અગર કોઈને કોઈ અન્ય મતની કલ્પના થતી હોય તો એનું નિરાકરણ કરનારું છે એ અર્થમાં આને વેદથી અવિરોધી એમ સમજવું જોઈએ એવું મને લાગે છે અને એક આશય એ પણ હોઈ શકે કે આના પહેલા કે હવે કદાચ આવશે કે પ્રભુએ પોતાનું અહીંયા સામર્થ્ય પ્રદાન કરેલું છે આ ભાગવતની અંદર એ કારણે અન્ય જે શાસ્ત્રોમાં વેદ માર્ગ દ્વારા કે માર્ગ માર્ગ દ્વારા ઉદ્ધારનું જે નિરૂપણ કરવામાં આવ્યું છે એ કાલબલથી કુંઠિત થઈ ગયા હોવા છતાં પણ ભાગવત માર્ગ દ્વારા ઉદ્ધાર વેદથી અવિરોધ એટલે ભક્તિ શરણાગતિ દ્વારા પણ સંભવ છે એ અર્થમાં ભાગવતનું વૈશિષ્ટ્ય અન્ય કરતા અન્ય મતો કરતા વિશેષ છે એ જાતનું પણ સમજી શકાય જી જી જી અને જે મૂળ કાર્યક્રમમાં કહ્યું ને કે ઉત્તમ શ્લોક ચરિતમ ચકાર ભગવાન ઋષિ એટલે અહીંયા ચકાર થી એ જ લેવાનું ને કે જે ઉત્તમ શ્લોક ચરિત્ર ભગવાન છે એ ભગવાન ઋષિ એટલે કે વેદ વ્યાસજી બન્યા છે એ રીતે લેવાનું છે ચકાર થી ચકાર એટલે એમણે બનાવ્યું રચ્યું કર્યું જી જી જી તે જે નામ શબ્દથી પ્રસિદ્ધિ એનો અર્થ શું છે પ્રસિદ્ધિ કેવી રીતે નામ શબ્દ ભાગવતમ પુરાણમ એમ ન કહીને ભાગવતમ નામ પુરાણમ એનો મતલબ એ છે કે ભાગવતના નામે ઓળખાતું લોક પ્રસિદ્ધ જાણીતું હા દીદી મહેનત પ્રણામ લઉં આગળ હા જો કોઈને ન હોય તો લોન સાગરનો શ્લોક આવે છે પ્રથમ સ્કંદ છે અધિકાર લીલા માં શ્રોતા અને વક્તાનો અધિકાર આ સ્કંદમાં બતાવવામાં આવ્યો છે એટલે કે અધિકાર ના હોય તો ભાગવતના સ્વરૂપ અર્થ અને અભિપ્રાયનું જ્ઞાન થતું નથી જરા સરખી રીતે રાખીને બોલો અવાજ બહુ ધીમો છે પ્રથમ સ્કંદ છે અધિકાર લીલા અધિકાર લીલાથી એમાં શ્રોતા અને વક્તાનો અધિકાર બતાવવામાં આવ્યો છે અધિકાર બતાવવાનું કારણ કે છે કે જો અધિકાર ના હોય તો ભગવદના સ્વરૂપ અર્થ અને અભિપ્રાયનું જ્ઞાન થતું નથી એમાં ત્રણ પ્રકારના અધિકારી બતાવ્યા છે હિન મધ્યમ અને ઉત્તમ તેમાં હિન અધિકારીનો છેલ્લો અધ્યાય છે પહેલા પ્રકરણનો અને તેમાં હિન અધિકારીના ગુહ્ય જ્ઞાન અને શ્રવણમાં આદર એ બે ગુણોનું આમાં નિરૂપણ કરવામાં આવ્યું છે તો આ હવે આ ત્રીજા અધ્યાયમાં સિદ્ધજી અને સૌનકજી એમાં પાંચમો પ્રશ્ન છે અવતાર ભગવાનના અવતાર સંબંધી પ્રશ્નનો ઉત્તર આપે છે તો શ્લોકાર્થ જોઈએ તો એકથી ને છવ્વીસ સુધીમાં પહેલાં સૌપ્રથમ અવતારનું નિરૂપણ કર્યું છે પછી બીજા એના પછીના બે સત્યાવીસ ને અઠ્યાવીસના શ્લોકમાં અવતારના સ્વરૂપ પ્રકૃતિ અને ફળનું નિરૂપણ કર્યું છે એમાં ઓગણત્રીસના શ્લોકમાં કહે છે કે આ કૃષ્ણનો જન્મ ગુહ્ય હોવાથી તે જાણી શકાતો નથી પરંતુ કરવાથી પણ એનો દુઃખ દૂર થાય છે પછી ત્રીસથી ચોત્રીસ પાંચ શ્લોકમાં અંશાવતાર સંબંધી વિચાર કર્યો છે પાંત્રીસમાં શ્લોકમાં કે વેદમાં ગુપ્ત રાખેલ જે જન્મ અને કર્મનું કવિએ વર્ણન કર્યું છે તે જણાવીને કહે છે કે કવિઓ આ વર્ણન કરે છે તો તે લોકો કેમ જાણી શકતા નથી કે જે દુષ્ટ બુદ્ધિવાળા છે તે લોકોનો ઉદ્ધાર કેવી રીતે થાય તે માટે આડત્રીસમાં શ્લોકમાં કહે છે કે જે લોકો ભગવાનના ચરણ કમલની ગંધનો આશ્રય કરે છે તે લોકો આ માર્ગને આ સૃષ્ટિ રચનાના માર્ગને જાણે છે પહેલા ઓગણચાલીસમાં શ્લોકથી જુદા આરંભથી કથાનો પ્રારંભ છે એમાં સૌ પ્રથમ સુતજી સૌનક આદિ લોકોને ધન્ય છે એમ કે છે કે તમને લોકોને આ ભાગવતનું શ્રવણ કરવાનો અધિકાર મળ્યો છે પછી કે છે કે આ ભાગવત ક્યાંથી એટલે એની કેવી રીતે રચના થઈ ક્યાંથી પ્રગટ થયું તો કે છે કે ભગવાને જ વેદ વ્યાસજીના અવતાર રૂપ જ્ઞાનના અવતાર લઈને સમાધિમાં એમને આ ભાગવતનું નિરૂપણ કર્યું છે હવે આગળનો શ્લોક આવે છે નિશ્રેયસાય લોકાનામ ધન્યમ स्वस्त्ययं महत् तदिदं ग्राह्ययामास તમ આત્મવતામ વરમ લોકોના કલ્યાણ માટે ધન પ્રાપ્ત કરાવનાર કલ્યાણના સ્થાનરૂપ ઉત્તમ પુરાણ રચ્યું તે આ પુરાણ જીતેન્દ્રિયોમાં શ્રેષ્ઠ પોતાના પુત્રને ભણાવ્યું એટલે છે કે લોકોના કલ્યાણ માટે નિશ્રેય છે એટલે કે લોકોના કલ્યાણ માટે ધન પ્રાપ્ત કરાવનાર એટલે કે આગળના શ્લોકમાં આપણે ધનનો અર્થ જોયો કે ભગવાનની ભક્તિ કે જ્ઞાન પ્રાપ્ત કરાવનાર છે એટલે એ કરાવનારના કલ્યાણ એ પ્રાપ્ત કરાવીને એ લોકોના કલ્યાણ થાય તે માટે સ્થાનુભા ઉત્તમ પુરાણ રચ્યું છે અને આ પુરાણ જીતેન્દ્રિયોમાં શ્રેષ્ઠ એટલે કે સુખદેવજીને પોતાના પુત્રને ભણાવ્યું સર્વત્ર રહેલ ભક્ત લક્ષ્મી શ્રવણ કરતી હોવાથી સર્વને મુક્તિ થાય સર્વને ધન પ્રાપ્તિ અને કલ્યાણ થાય તે માટે આ ગ્રંથની પ્રવૃત્તિ થયેલી સર્વત્ર રહેલ ભક્ત એટલે કે જે લક્ષ્મી નગરી અને લક્ષ્મી એટલે સમાન સરખા જેવું લાગે છે ને જે ભક્ત એટલે કે જે લક્ષ્મી એટલે કે ભક્ત હશે તો ત્યાં આગળ ભક્તિને જ્ઞાન પ્રાપ્ત થશે જે સરદ રહેલ ભક્ત એટલે લક્ષ્મી શ્રાવણ કરતી હોવાથી સર્વને મુક્તિ થાય સર્વને ધન પ્રાપ્તિ એટલે કે બધાને ભક્તિનો માર્ગ મળે કે જ્ઞાન મળે અને એ લોકોનું કલ્યાણ થાય તે માટે આ ગ્રંથની એટલે કે ભાગવત પુરાણની પ્રવૃત્તિ થયેલી છે પોતાથી ગુણથી અને અર્થથી ઉત્તમ હોવાનું ઉત્તમ વિશેષણથી કહ્યું છે બસ લોકમાં જે મહત્પદ છે એને મને આ લાગી રહ્યું છે કે પોતાથી એટલે કે પોતાથી એમ કે છે કે પુસ્તકમાં છે કે સાર સાર કાઢેલો છે એટલે આજે એટલે મને પોતાથી એટલે એમાં શું ખબર ના પડી બરાબર છે ગુણથી અને અર્થથી ઉત્તમ હોવાનું ઉત્તમ વિશેષણથી કહ્યું છે સૂતને જ્ઞાન કેવી રીતે થયું એ જણાવવા પરંપરા કહે છે ત્યાં વ્યાસજી તો સુખદેવજીને સંભળાવ્યું પણ સૂતજીને જ્ઞાન કેવી રીતે થયું તો કે છે વ્યાસે સુખની સુખને વેદની પાસે તે જણાવ્યું અને સુપુ રાખવા યોગ્ય હોવાથી પુત્રને ભણાવ્યું કે વ્યાસે આ જ્ઞાન વ્યાસે જે હતું ભગવતજીનું જ્ઞાન સુખદેવને જણાવ્યું અને છુપુ રાખ્યા એટલે જે ગુપ્ત રાખવા જેવું હતું તેથી પુત્રને ભણાવ્યું જીતેન્દ્રિયપણું અને જ્ઞાન આમાં અંગ છે એટલે જેની ઇન્દ્રિયોને જીતી લીધી છે અને જ્ઞાન છે સુખદેવજીના એમાં લક્ષણ છે એવા કે જેમને ઇન્દ્રિયોને જીતી લીધી છે અને એવા જ્ઞાની છે તે આમાં અંગ છે તે એટલે આ જીતેન્દ્રિયપણું અને જ્ઞાન કે જે ઉત્તમ હોય તો ભગવત ફળ પ્રાપ્ત કરાવે છે જેનામાં પણ હોય અને જ્ઞાન હોય એ બે લક્ષણો હોય તેને ભગવત જરૂર ફળ પ્રાપ્ત કરાવે છે એવા અભિપ્રાયથી જીતેન્દ્રિયમાં શ્રેષ્ઠ એમ કહેલું છે એટલે આમાં પોતાથી અને ભરી વાક્ય છે ને વ્યાસે સુખને વેદની પેઠે જણાવ્યું ને સુપુ રાખવા યોગ્ય હોવાથી પુત્રને ભણાવ્યું તો સુપુ રાખવા યોગ્ય હોવાથી પુત્રને ભણાવ્યું એટલે એમાં કોણ આવશે સુખદેવજી ઉપદેવ છે ને એટલે ના બે વખત વાક્ય આવ્યું ને ઉપદેવ ઉપર પોતાથી ઉત્પન્ન એટલે એમાં કોનાથી ઉત્પન્ન પોતાથી એટલે નહીં મૂળમાં અહીંયા મહત પદનો પ્રયોગ છે ને હા ધન્યમ સ્વસ્યનમ મહત હા અહીંયા મહત શા માટે કહ્યું છે એનું રહસ્ય અહીંયા બતાવ્યું છે કે આ મહાન એટલા માટે છે કે પોતે ગુણથી પણ મહાન છે અને અર્થથી પણ મહાન છે એટલે પોતે એટલે ભગવતજી ભાગવત સ્વયં મારું અહીંયા સમાપન થયું હા કોઈને કઈ હોય તો પૂછ તો આગળનો જેમનો ક્રમ હોય તેલો જીજે દંડવત પ્રણામ આ નથી સમજાતું સુકુર આપવા યોગ્ય હોવાથી પુત્રને ભણાવ્યું એટલે સુખદેવજીને ભણાવ્યું પણ શું એટલે કેમ છુપું રાખવાથી પુત્ર શબ્દ સ્પેસિફિકલી બીજા કોઈને બી ભણાવી શકાય એવી રીતની છે તો ખબર નથી પડતી નહીં તદિદમ ગ્રાહયામાસ સુતમ આત્મવતામ વરમ તો અહીંયા સુતમ કહ્યું ને શુકને ભણાવ્યું એમ ન કહીને સુખદેવજી વ્યાસપુત્ર છે એમ પુત્ર નો પ્રયોગ કેમ કર્યો તો એટલા માટે કર્યો કે ભાગવત જે છે એ સર્વ કોઈના સામે પ્રગટ કરવા યોગ્ય નથી પણ કેમ કે શુભ તો પોતે એમના પુત્ર છે એટલે ગુપ્ત હોવા છતાં પણ એમને ભણાવ્યું એ સાફ કર્યું આગળ કોનો છે ક્રમ હા જગદાન પ્રણામ હા જય જય દંડવત પ્રણામ હા કરો કોણ છે કોણ હેલો જય જય અવાજ સંભળાય છે અમારો હા સંભળાય છે પણ કોણ બોલો છો કોણ બોલો છો મીના બોલું છું હા બોલ છો હા જય હા ઉત્તમ મધ્યમ અને હિમ અધિકાર લીલાનું અહીંયા નિરૂપણ થઈ રહ્યું છે ઉત્તમ મધ્યમ અને હિમ ત્રણ પ્રકારના વક્તા અને શ્રોતાનું અહીંયા નિરૂપણ કરેલું છે એમાં હિમ પ્રકરણમાં ત્રીજો અધ્યાયમાં હિમ પ્રકરણમાં વક્તાના ગુહ્ય જ્ઞાન અને શ્રોતાનો શ્રવણમાં આદર બતાવી રહ્યા છે એ સ્મૃતાએ એમાં જે વક્તા પણ જે ગુહ્ય જ્ઞાન છે એમનું વક્તાનું જે અવતારનું ચરિત્રનું જે એમનું જ્ઞાન છે તે એમનું ગુહ્ય જ્ઞાન બતાવી રહ્યા છે અને શ્રોતાને એ રીતે પ્રશ્ન પૂછ્યા કૃષ્ણ સંબંધી અને તે પણ અવતાર સંબંધી તે તેમનો શ્રવણમાં આદર બતાવે છે આ રીતે વર્ણન કરી અને આગળ આમાં અવતારની શરૂઆત કરી રહ્યા છે સુખદેવજી ત્યાર પછી ત્યાર પછી તેમાં છવ્વીસ શ્લોક સુધી અવતારની કથા કહી અને અવતારના સ્વરૂપ પ્રકૃતિ અને ફળને સત્યાવીસ અઠ્યાવીસ શ્લોકમાં સ્વરૂપ અને પ્રકૃતિ કહી અને ફળને ઓગણત્રીસમાં શ્લોકમાં કહે છે ત્યાર પછી ત્રીસમાં શ્લોકમાં કહે છે કે પુરુષનો અવતાર આવી રીતે એમ કે છે કે આ ચૈતન્ય રૂપ ભગવાનનું આ રૂપ માયાના ગુણો મહત્તત્વ વિગેરે વડે પોતાની અંદર રચેલો છે એમ કે છે તો કે છે કે કેવી રીતે એનું ભાન થાય બ્રહ્માંડમાં બ્રહ્મ હોવાનું ભાન કેવી રીતે થાય અને આ ભગવાન શરીર કેવી રીતે હોય એ બ્રહ્માત્મક કેવી રીતે જણાય તો આગળ કે છે કે જગતમાં જળ બુદ્ધ હા એમાં કે છે કે જગતમાં જળ બુદ્ધિ અને જીવમાં પણ જે જીવમાં પણ ભગવત બુદ્ધિ મુખ્ય છે જગતમાં જે જળ બુદ્ધિ થઈ રહી છે અને જીવમાં પણ ભગવત બુદ્ધિ નથી થઈ રહી એના માટે હવે આગળ કહી રહ્યા છે કે એ અવિદ્યા જ્યારે જતી રહેશે ત્યારે જળ અને જીવમાં ભગવત બુદ્ધિ થશે અને બ્રહ્મનો અનુભવ થશે તેમાં પછી આગળ કે છે કે જળ અને જીવ જણાવવાનું બંધ ક્યારે થશે તો કે અવિદ્યા જતી રહેશે ત્યારે એ જીવને એ અવિદ્યા કાર્ય કરતી બંધ થશે ત્યારે જીવને પોતાના સ્વરૂપનું ભાન થશે ત્યાર પછી કહે છે કે એ એમની લીલા કેવી છે એમનું સ્વરૂપ શું છે કેવી રીતે એ અવિદ્યા જશે તો તેના માટે કહે છે આગળ કે એ એવા સફળ લીલાવાળા છે એ વિશ્વ રચવાવાળા છે અને એ બધાનું રક્ષણ કરે છે અને ભક્ષણ પણ કરે છે તેમ બધામાં આસક્ત થતા નથી અને છુપાયેલા રહે છે સ્વતંત્ર રહીને છ ગુણોનો ભોગ કરે છે તો પછી આગળ કે છે કે ખરેખર તો તે જણાતા જ નથી તે તે જાણવામાં આવે એવા છે જ નહીં કારણ કે તેમનું આચરણ એવું છે કે નટના નટના આચરણની પેટે તે આચરણ કરી રહ્યા છે એટલે દુષ્ટ બુદ્ધિવાળો જે અજ્ઞાની જીવ છે એને તે જણાતા નથી તો કે છે કે એ જણાતા નથી તો એનો ઉદ્ધાર કેવી રીતે થશે તો કે છે આગળ કહે છે કે ભગવાનના ચરણ કમળની જે ગંધનો આશ્રય કરે છે એને એ જણાય છે ત્યાર પછી ઓગણચાલીસમાં શ્લોકમાં કહે છે કે વાસુદેવ જે મહાત્મય જ્ઞાન થોડું મહાત્મય જ્ઞાન અને એનાથી સ્નેહ થશે ત્યારે એમાં પ્રેમ થાય છે તો તેથી એ પ્રેમ કરાવનારું શસ્ત્રને વિશે હવે આગળ વર્ણન કરી રહ્યા છે કે ભાગવતજી જે છે એ પ્રેમ કરાવે છે ભગવાનમાં એટલે ભાગવતજીની ઉત્તમતા અહીંયા ચાલીસમાં શ્લોકમાં બતાવે છે અને ત્યાર પછી આગળ એ પુરાણની રચના આગળ પરંપરાથી કેવી રીતે ચાલી એ માટે કહે છે કે વ્યાસજીએ સુખદેવજીને તે ભણાવ્યું એમ કહીને એની પરંપરા કહે છે ત્યાર પછી હવે બેતાલીસમું શ્લોક છે જે હું કરું છું બીજા પ્રમાણ સંબંધી ચિંતા ન કરવી એમ નીચેના શ્લોકથી કહે છે સર્વવેદે ઇતિહાસાનામ સારમ સારમ સમુદ્ધતમ સ ચ સંસ્રાવયામાસ મહારાજમ પરીક્ષિતમ પ્રાયો પવિષ્ટમ ગંગાયામ પરિતમ પરમર્ષિભિ સર્વ વેદો અને ઇતિહાસોનો સાર સાર કઢેલું ભણાવ્યું એટલે અહીંયા જે ભાગવતજીમાં જે વર્ણન કર્યું છે તે સર્વ વેદ અને ઇતિહાસોનો સાર કઢી અને સુખદેવજીને વ્યાસજીએ ભણાવ્યું છે અને તેમને ગંગાના કાંઠે અન્ન તજી મરવા બેઠેલા ઉત્તમ ઋષિઓથી વિતાયેલા મહારાજ પરીક્ષિતને તે સંભળાવ્યું ગંગાના કાંઠે જે પરીક્ષિતજી બેઠા છે અન્ન તજી મરવા બેઠેલા એટલે એમને જ્યારે શ્રાપ થયો ત્યારે મરવા ત્યાં એટલે એવી રીતે બેઠા કે હવે હું અંત સુધી હું જ્યાં સુધી મારું મરણ પર્યંત હું અન્ન નહીં લઉં એમ કરીને બેઠા છે તે ઉત્તમ ઋષિઓથી વિતાયેલા એટલે ત્યાં બધા ઉત્તમ ઋષિઓ પણ જ્યારે કથા ચાલતી હતી સુખદેવજી જ્યારે કથા કરી રહ્યા હતા ત્યારે ઉત્તમ ઋષિઓ પણ ત્યાં હાજર હતા અને એ બધાની વચ્ચે પરમ પરમર્ષિભિ પરિતમ પરમર્ષિભિ એમાં કહી રહ્યા છે કે ઉત્તમ ઋષિઓથી વિટલાયેલા મહારાજ પરીક્ષિતને સુખદેવજીએ સંભળાવ્યો ત્રણ વર્ણવાળાઓનો ઉદ્ધાર કરવા માટે વેદ છે અને સ્ત્રીઓ અને શુદ્રોનો ઉદ્ધાર કરવા માટે ઇતિહાસ છે ત્રણ વર્ણવાળા એટલે ક્ષત્રિય બ્રાહ્મણ અને વૈશ્ય એમનો ઉદ્ધાર કરવા માટે તો વેદ છે જ પણ સ્ત્રીઓ અને શુદ્રોનો ઉદ્ધાર કરવા માટે ઇતિહાસ છે એટલે સ્ત્રીઓ અને શુદ્રોનો ઉદ્ધાર કરવા માટે શ્રી વ્યાસજીએ મહાભારતની રચના કરી હતી તે ઇતિહાસ કહી રહ્યા છે ભાગવતમાં તે બંનેનો સાર કળેલ હોવાથી તે સર્વનો ઉદ્ધાર કરનારું છે ભાગવતમાં એ બંનેનો સાર કહેલો છે સર્વ સર્વનો ઉદ્ધાર કરવા માટે જે રચાયેલું છે અને તેમણે તેમણે એટલે અહીંયા કહી રહ્યા છે કે તેમણે ગંગાના કાંઠે એટલે કે પરીક્ષિતે તેમણે ગંગાના કાંઠે અને સુખદેવજીએ એ શબ્દોથી પરંપરા કહે છે એટલે સુખદેવજી ત્યાં બેઠા છે અને એ તેમણે એ શબ્દોથી પરંપરા એટલે આગળના શ્લોકમાં આપણને કહ્યું કે વ્યાસજીએ તે સુખદેવજીને ભણાવ્યું અને સુખદેવજીએ ત્યાર પછી આગળ પરીક્ષિતજીને એ કથા કહી આ અર્થ સ્પષ્ટ છે પ્રાય એટલે મરણ સુધી અન્નનો ત્યાગ પ્રાય અહીંયા જે કહ્યું છે પ્રાયો પ્રવિષ્ટમ એમાં પ્રાય છે એટલે મરણ સુધી અન્નનો ત્યાગ કરેલો છે એટલે વચ્ચે એમને જ્યારથી એ બેઠા કથા સાંભળવા ત્યાર પછી એમને અન્ન લીધું નથી ગંગા કાંઠે શબ્દથી દેશનું ઉત્તમપણું કહેલું છે એટલે ગંગા કાંઠે બેઠા એમ ગંગાયામ કેમ કહ્યું કે છે ગંગા કાંઠે શબ્દથી દેશનું ઉત્તમ પડવું ઉત્તમ દેશમાં બેસી અને આ ઉત્તમ કથાની પ્રવૃત્તિ કરી રહ્યા છે ઉત્તમ ઋષિઓથી વીંટાયેલા શબ્દથી સત્સંગ કરેલ છે પરિતમ પરમર્ષિ દિવી ઉત્તમ ઋષિઓથી વીંટળાયેલા છે એનાથી આ સત્સંગ શબ્દ કહે સત્સંગ કરી રહ્યા છે એમ કહ્યું છે અહીંયા સંપન્ન થઈ ગયું છે આમાં કોઈને છે કઈ સંશય હાલો જયજી દંડત પ્રણામ આમાં જે ઉત્તમ ઋષિઓથી વીટાયેલા મહારાજ પરીક્ષિત ને તે સંભળાવ્યું એટલે સુખદેવજી જયારે પરીક્ષિત કહેતા હતા આ ઉત્તમ ઋષિઓ બીજા કયા એટલે પ્રાયોપવશ માટે બેઠા તે વખતે એમની કેમ કે તે વખતે પરીક્ષિત છે એ કુરુવંશ નો અંતિમ વારિસદાર હતો અને પૂરા સંસારમાં એમની પ્રસિદ્ધિ હતી જ્યારે એમણે પાયો પ્રવેશ કર્યો એટલે તે ગંગાના તટ પર બધા જ વખતના પ્રસિદ્ધ ઋષિમુનિઓ એકત્રિત થઈ ગયા જી જી હેલો હા હા હા જે જે સમજાયું હા આગળ કોઈને કરવાનું હોય તો જે આગળના શ્લોકમાં બી મારું બંધ થઈ ગયું છે પ્રશ્ન હતો અચ્છા એકતાલીસ ના શ્લોકમાં શું હતો કરું એટલે સર્વત્ર રહેલ ભક્ત લક્ષ્મી શ્રવણ કરતી હોવાથી સર્વની મુક્તિ થાય અને ફૂટનોટમાં નીચે લક્ષ્મી શ્રવણ કરે તેથી કલ્યાણ કેમ થાય તે જણાવવા ભક્ત એમ કહેલ છે આ નથી સમજાતું ફરીથી નોટ વાંચો તો લક્ષ્મી શ્રવણ કરે તેથી કલ્યાણ કેમ થાય તે જણાવવા ભક્ત એમ કહેલ છે ભક્ત શ્રવણ કરે તેથી ભક્તિ થી કલ્યાણ થાય એવો અર્થ છે એટલે મૂળમાં અહીંયા આજ્ઞા કરી છે લક્ષ્મી આહા સર્વગતયા ભક્તાયા શ્રવણાત લક્ષ્મીજીને અહીંયા ભક્ત કયા છે એના ઉપર આ નોટ છે હા એટલે લક્ષ્મીજીને ભક્ત હા દરેક જગ્યાએ નિવાસ કરનારા જે ભક્તરૂપી લક્ષ્મીજી છે એ ભાગવત શ્રવણ કરે છે એમ કરે છે આગળ કોનું છે કોઈનું નથી અને આગળ એના પછી જાગૃતિબેન હેલો હા હા કરો હા હાજી દંડવત પ્રણામ હા હાજી જવા સંભળાય છે ને હા બિલકુલ સંભળાય આમ તમારો જે અસલી અવાજ છે એ નથી આવતો પણ ચાલશે પ્રથમ હા જી સુબોધનીજી અને એમાં પ્રથમ સ્કંદ પ્રથમ સ્કંદનો પ્રથમ અધ્યાય સૌનક પૌરાણિક ને છ પ્રશ્ન પૂછે છે એ પ્રથમ અધ્યાય છે એ પ્રશ્ન સંબંધી અધ્યાય છે અને પછી બીજો અધ્યાય છે સાધન રૂપ ત્રણ કર્મોનો નિર્ણય એ બીજો અધ્યાય છે એની અંદર બીજો પહેલા બીજા અને ચોથા પ્રશ્ન સંબંધી નિર્ણય કરવામાં આવ્યો છે એમાં છે ફળ સાધન ફળ સાધનના પ્રકારો એ પહેલો પ્રશ્ન છે અને કર્મ પહેલો ત્રીજો પ્રશ્ન છે અને કર્મ સંબંધી ત્રીજો પ્રશ્ન છે એ પ્રમાણે બે અધ્યાય પૂરા થયા પછી ત્રીજો અધ્યાય અત્યારે જે કન્ટિન્યુ થઈ રહ્યો છે ભાગવતના અવતારોનું વર્ણન એમાં ત્રીજા પાંચમા અને છઠ્ઠા પ્રશ્ન સંબંધી જવાબ આપવામાં આવ્યું છે એ ત્રીજા અધ્યાયની અંદર અવતારો સંબંધી જે પ્રશ્ન છે એનો એનો પચીસ શ્લોક સુધી એમાં ત્રીજા અધ્યાયના પચીસ શ્લોક સુધી અવતારોનું નિરૂપણ છે છવ્વીસ શ્લોકમાં અવતારો આટલા જ નથી ઘણા બધા છે અસંખ્ય છે એવું એવું નિરૂપણ છે સત્તાવીસ અને અઠ્યાવીસમાં શ્લોકમાં અવતારોના સ્વરૂપ પ્રકૃતિ અને ફળનું નિરૂપણ છે ઓગણત્રીસ ઓગણત્રીસમાં શ્લોકમાં બધા અવતારો શત્રુઓ એ પીડેલા લોકોને યુગે યુગે સુખ આપે છે એવું કહ્યું અને એ પ્રમાણે અવતારોનું પ્રયોજન કર્યું એટલે દૈત્યો દ્વારા પીડાયેલા લોકોને યુગે યુગે સુખ આપવું એ અવતારોનું પ્રયોજન છે પછી આગળ એક લોકમાં એમ કહ્યું કે શ્રી કૃષ્ણના પરંતુ બીજા બધા અવતારોનું પ્રયોજન છે પરંતુ શ્રી કૃષ્ણના અવતારનું પ્રયોજન નથી તેમનો અવતાર ગુપ્ત રાખવા યોગ્ય છે તેમના જન્મ અને કર્મના કીર્તન માત્રથી જ દુઃખ દૂર થાય છે એવું કહ્યું એ પછી ત્રીસ અને ત્રીસ થી તેત્રીસમાં શ્લોકમાં દ્રશ્યમાન જગત અને તેમાં પ્રગટ થયેલા જીવો પણ ભગવદ્ રૂપ જ છે એમ કહ્યું એ પછી ચોત્રીસમાં શ્લોકમાં જ્યારે અવિદ્યા દૂર થાય ત્યારે જળ અને જીવની ભગવદ્ રૂપતા જણાય છે એ કહ્યું એ પછી પાંત્રીસ અને છત્રીસમાં શ્લોકમાં વેદ ઉપરાંત પુરાણોમાં પણ કવિઓ દ્વારા ભગવાનના જન્મ અને કર્મોનું નિરૂપણ જન્મ અને કર્મનું નિરૂપણ તે ઉપરાંત ભગવાનની લીલા સ્વરૂપ વગેરે વર્ણવેલા છે તેમ કહ્યું એ પછી સાડત્રીસમાં શ્લોકમાં કોઈ પણ દુષ્ટ બુદ્ધિવાળો કોઈ પણ એટલે મતલબ દુષ્ટ બુદ્ધિવાળો કોઈ પણ ભગવાનની લીલા જાણી શકતો નથી એવું કહ્યું પછી આડત્રીસમાં શ્લોકમાં જે ભગવાનનો આશ્રય કરે છે તે જ ભગવાનનું સ્વરૂપ જાણી શકે છે એવું કહ્યું ઓગણચાલીસમાં શ્લોકમાં શ્રોતાઓની પ્રશંસા કરીને જુદો આરંભ કરે છે કેમ કારણ કે તેઓ ભગવાન માં આત્મભાવ વાળા છે તેથી શ્રોતાઓની પ્રશંસા કરવામાં આવી છે ચાલીસમાં શ્લોકમાં ભગવાનના અવતારો સંબંધી જ્ઞાન ભગવાન વેદવ્યાસે સમાધિથી અનુભવ કરીને કરેલું કહેલું છે તે કહ્યું એકતાલીસમાં શ્લોકમાં આ ભાગવત પુરાણ વ્યાસજીએ પોતાના પુત્રને જણાવ્યું તે કહ્યું એ પછી બેતાલીસમાં શ્લોકમાં ભગવતજીની પરંપરા કહી અને હવે તેતાલીસમા શ્લોકમાં ધર્મ કોણ કોના શરણે ગયો એ જે છઠ્ઠો પ્રશ્ન છે એ સંબંધિત છઠ્ઠા પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા છે કૃષ્ણ સ્વધર્મમાં સ્વધર્મા પગતે સ્વધામા સ્વધામા પગતે ધર્મ જ્ઞાનામો પગતે સ્વધામો કૃષ્ણે સ્વધામો પગતે ધર્મ જ્ઞાનાદિભી સહ કલૌ નષ્ટ દ્રસામેશ પુરાણા કો ધૂનોદિત ધર્મ જ્ઞાન વિગેરે સાથે શ્રી કૃષ્ણ પોતાના ધામમાં પધાર્યા ત્યારે કલીમાં ઢંકાઈ ગયેલી દ્રષ્ટિવાળાઓ માટે હમણાં આ પુરાણ રૂપ સૂર્ય ઉગ્યો છે એટલે આ જ વાત શાસ્ત્રાર્થ પ્રકરણની અંદર શરૂઆતનું જે મંગલાચરણ છે જે કારિકાનું મંગલાચરણ છે એની અંદર આ એની અંદર પણ આ જ વાત કરવામાં આવી છે ભગવતજીનું પ્રયોજન પણ આ જ છે કે કૃષ્ણ જ્યારે પધાર્યા ત્યારે હવે પછી હવે પછી ઉદ્ધાર કોણ કરશે તો એ ભગવત પુરાણ રૂપ સૂર્યનો ઉદય થયો છે એવું અહીંયા બતાવી રહ્યા છે શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે ધર્મ તો ભગવાનની સાથે જ ગયો અહીં રહ્યો હોત તો કોને શરણે ગયો એની ચિંતા રહે એટલે ધર્મ તો ભગવાનની સાથે જ ગયો એટલે એનો મતલબ એમ રહ્યો કે હવે વેદમાં બતાવેલા ધર્મનું આચરણ તો કરી શકાય એવું છે જ નહીં એ અર્થમાં અહીંયા આગળ કહી રહ્યા છે કલી અંધકાર સમાન છે એનાથી જીવોની દ્રષ્ટિ ધંકાઈ ગયેલી છે કારણ કે કલી અંધકાર સમાન છે એટલે એ આ કલિકાલમાં વૈદિક વૈદિક ધર્મોનું આચરણ કરી શકાય એવું નથી કારણ કે એ જ્ઞાન કલિકાલને કારણે ઢંકાઈ ગયું છે પરંતુ જેઓ આંધળા નથી અને પોતાથી દુષ્ટ નથી તેઓને ફરી ધર્મ વગેરેનું જ્ઞાન કરાવવા હમણાં આ પુરાણ રૂપ સૂર્ય ઉગ્યો છે પરંતુ જેઓ આંધળા નથી આંધળા નથી મતલબ કે કોઈ પણ રીતે ધર્માચરણ કરીને ભગવત પ્રાપ્તિ કરવા માંગે છે એવી જેની ઈચ્છા ઈચ્છા તો મનમાં રાખે છે ભલે સાધન અવેલેબલ નથી પણ મનમાં એવી ઈચ્છા છે એવા અને પોતાથી દુષ્ટ નથી તેઓને ફરી ધર્મ વિજ્ઞાનીનું જ્ઞાન કરાવવા હમણાં એ એવા લોકો માટે આ ભાગવત શાસ્ત્ર પ્રગટ થયું છે પહેલા હતો તે જ લોકમાં પ્રગટ થયો છે એવો અર્થ છે એટલે આ શાસ્ત્ર પહેલા ન હતું એમ નહીં હતું જ પણ દરેક આવે છે કે દરેક યુગના જે જે શાસ્ત્રોની જરૂરત હોય એ શાસ્ત્ર પ્રગટ થાય છે અને બાકીના લુપ્ત થાય છે એવી રીતે જે હતું તે જ અહીંયા પ્રગટ થયું એવો અર્થ થાય છે એટલે મને આટલી સમજાય છે હા સરસ કોઈને કઈ આમાં હોય જાણવા વિશે બધા લોકો આ તક લેવી જોઈએ પ્રીતિબેન ને પ્રશ્ન કરવા જોઈએ <laughs> બીજે હું મારો પ્રશ્ન પૂછી લઉં પોતાથી દુષ્ટ નથી એ જે કહ્યું ને અહીંયા કે જેઓ આંધળા નથી અને પોતા હા બરોબર હેલો જેઓ આંધળા નથી અને પોતાથી દુષ્ટ નથી એટલે પોતાથી દુષ્ટ નથી એટલે શું એટલે આ ભાગવત શાસ્ત્ર પણ એમને કામનું નથી કે જે સ્વયં દુષ્ટ છે સ્વભાવથી અને જે લોકો જાતે આંધળા છે મતલબ દૈવી દૈવીથી લેવાનો છે આનો મતલબ ઉદ્ધાર ઉદ્ધાર યોગ્ય ઈચ્છા જેમની છે ભાગવત રૂપી જે આ સૂર્ય છે એ કોને કામ આવી શકે એમ છે કે જે પોતે અંધ નથી અથવા કલિકાલથી જેમની દૃષ્ટિ ઢકાઈ ગઈ છે એમને કામ લાગી શકે પણ આંધળો હોય એટલે જેના મગજમાં જ કલી ઘૂસેલો હોય એને આ કામ નહીં લાગે એ જ રીતે કોઈ સંગ દોષ હોય કે અન્ય કોઈ આગંતુક દોષ ને કારણે કોઈ જાતનો અનધિકાર કે હિનાધિકાર થયો હોય તો પણ એનો ઉપાય થઈ શકે જે સ્વતઃ દુષ્ટ છે તેનો ઉદ્ધાર શક્ય નથી હા એટલે સ્વતઃ દુષ્ટ એટલે અહીંયા પ્રવાહી પ્રવાહી ની કોઈ પણ અત્યારે એ કેમ નક્કી થશે અત્યારે એ પ્રવાહી કે દૈવી એના સંબંધમાં કોઈ વિચારણા નથી અત્યારે એમ સમજવું જોઈએ કે જે વ્યક્તિ અંધારાને કારણે ઘરથી બહાર નથી નીકળી રહ્યો કે પોતાની યાત્રા આરંભ નથી કરી રહ્યો એને તો સૂરજ અજવાળું પાથરે તો એની યાત્રા શરૂ થઈ શકે કોઈ આળસુ જ એવો હોય જેને અંધારા કે ઉજાલાથી કંઈ ફરક ન પડતો હોય અને જેને યાત્રા અવસરનો લાભ પણ ન લેવો હોય એને અંધારું શું અને સૂર્ય શું એટલે જે યાત્રી હોય પ્લેટફોર્મ ઉપર જાય અને ટ્રેન બસ પકડે આવે ત્યારે તો એ તો સમજી શકાય એવી છે વાત પણ જે ખાલી પ્લેટફોર્મ કે બસ સ્ટેશન ઉપર ખાલી રખડવા જ ગયો હોય એને ટ્રેન આવે કે જાય એનાથી શું ફરક પડે છે તો સ્વતઃ દુષ્ટતા નો આ તાત્પર્ય છે ઉદ્ધારની કામના જે રહિત છે તેવો કહી શકાય એમ આસુરી પ્રવાહી વગેરે જે કેવું છે જે અહીંયા પહેલા હતો તે જ લોકમાં પ્રકટ થયો છે એનાથી શું કહી રહ્યા છે જેજી એટલે કે પેલા ભાગવતજી નું એટલે ભાગવતજી છે એ સનાતન છે એ સાફ કરે છે આ જે જ્ઞાન છે જ્ઞાન નિત્ય છે ભાગવતજી નહીં પણ જ્ઞાન થી લેવાનું છે હા એમ હા સર બીજા કોઈ ચર્ચાનો વિષય ન હોય તો આ અંતિમ શ્લોક પણ લઈ લો તો અધ્યાય સંપન્ન થઈ જાય કોનો વારો છે અરે જાગૃતિ કરે છે હા કરો જરા થોડું નજીક રાખજો ફોન ને અવાજ ધીમો આવે છે તમારી પાસે આનંદરૂપ હરિની લીલા એ ભગવાન ભગવતના તત્વનો અર્થ છે સુંદર શ્રી ભગવતના બાર સ્કંદો છે પહેલો સ્કંદ અધિકાર બીજો સાધન લીલા બીજો સ્કંદ બાર બારથી દસ ભગવાનની દસ મુખ્ય લીલા બતાવી છે પ્રકરણાર્થ હીન અધિકારી મધ્યમ અધિકારી ઉત્તમ અધિકારી પ્રથમ પ્રકરણમાં ત્રણ અધ્યાયોનું છે સુસ્વર્ણ વગેરેને પૂછેલા પ્રશ્નનો અભિપ્રાય જણાય તે પ્રશ્નોનું અભિનંદન કરે છે હવે અવતારોના સંબંધિત પાંચ પ્રશ્નોનો ઉત્તર આપે છે એમાં એક એક થી ઓગણ સત્યાવીસ શ્લોકી ભગવાનના અવતારો અઠ્યાવીસ ઓગણત્રીસમાં અવતાર કરવાનું સામાન્ય પ્રયોજન ત્રીસ થી બત્રીસમાં જીવની મુક્તિ થાય છે તેથી મુક્તિ તેથી મુક્તિ થાય તે માટે જીવને બંધ અને ભગવાનનું મહત્વ જણાવે છે પાંત્રીસ થી છત્રીસ ભગવાનને નિત્ય યુક્ત હોવાનું જણાવે છે સાડત્રીસમાં ભગવાનની લીલા અને ભગવાનનું જ્ઞાન થયું ઘણું છે તે દુર્લભ જણાવે છે અડત્રીસ થી તેતાલીસ ઉત્તમ અધિકારી ભક્તિ પ્રાપ્ત થાય છે પણ હિન અને મધ્યમ અધિકારી તેવી રીતે ભક્તિ પ્રાપ્ત થતી ન હોવાથી ભક્તિ પ્રાપ્ત થાય તે માટે આ ભગવત રચેલું છે અને ચુમ્માલીસમાં આ શ્લોકમાં છઠ્ઠા પ્રશ્નનો ઉત્તર આપે છે આગળ હવે આપણે ધર્મ કોના શરણે જોયું ભગવત ભગવતજીના શરણે ગયું સૂર્ય હા ફરી ધર્મ વગેરે જ્ઞાન કરવા માટે હમણાં પુરાણ સૂર્ય ઉગ્યો છે એટલે ભગવતજી એની પાસે ગયો ધર્મ હવે પોતાના ભગવતની પ્રાપ્તિ થવાનો પ્રકાર નીચેના શ્લોકમાં કહે છે તત્ર કીર્તયતો વિપ્રા વિપ્રેશુ ભૂરિતેજસ અહમ ચાદ્ય ગમમ ગમ તત્ર નિવિષ્ટ તદનુગ્રહાત સોહમ વ વહ શ્રાવયિષ્યામી યથાધિતમ યથામતી અને હે વિપ્રો ત્યાં ઘણા તેજવાળા વિપર્ષી કહેતા હતા જ્યારે તેમની કૃપાથી ત્યાં બેઠેલો હું તે બન્યો તે હું જેવું ભણ્યો તેવાનું મારી બુદ્ધિ પ્રમાણે તમને શ્રવણ કરાવીશ એટલે હે છે એટલે ત્યાં બ્રહ્મનો બધા બેઠા છે ત્યાં ઘણા તે દ્વારા એટલે સુખદેવજી કહેતા હતા તેમની કૃપાથી ત્યાં બેઠેલું હું તે ભણ્યું એટલે સુતે આ ભણ્યું તે હું એટલે સુતે તે જે ભણ્યું છે તે મારી બુદ્ધિ પ્રમાણે તમને શ્રવણ કરાવીશ હે વિપ્રો એ સંબંધોથી સંબોધનથી એમ જણાવ્યું છે કે સુખ સર્વને પૂર્ણ કરનારા હોવાથી પ્રથમ તેમને પૂર્ણ કર્યા અને હવે તેનું ફરી સ્મરણ કરાવી તમે તમે પૂર્ણ કરો છો સુખ લૌકિક ન હતા એમ જણાવવા ઋષિ કહેલ છે સુખદેવજી લૌકિક ન હતા તેથી તેમને ઋષિ એવું નામ આપે છે ભવિષ્યમાં તેનો પ્રકાશ થાય તે માટે સંદેહ વિનાનો અર્થ કયો તેથી ઘણા તેજવાળા એમ કહેલું છે ઘણો હતો તે તેજ જ્ઞાનનો પ્રકાશ જેમનો સેવા હતા અથવા સર્વજ્ઞ હતા એટલે સુખદેવજી સર્વજ્ઞ હતા એમ જણાવવા બ્રહ્મને જાણનાર તરીકે તેમનું ઉત્તમ તેજ જણાવવા ઘણા તેજ વાળા કહેલા છે પછી ભગવત સર્વના જાણવામાં આવ્યું એમ ત્યાં બેઠેલો હું ભણ્યો શબ્દથી કહેલો છે બધાએ ભણ્યા અને હું પણ ભણ્યો ત્યાં ઉપદેશ થતો હતો તે સભામાં પ્રસંગને લીધે મેં શ્રવણ કર્યું ન હતું પરંતુ સુખની કૃપાથી ત્યાં બેસીને તેમની કૃપા પ્રાપ્ત કરી ત્યાં બેઠેલાએ મેં શ્રવણ કર્યું હતું ઉપદેશથી જેને ભગવત પ્રાપ્ત થયું છે તેવો હું વહ તમને અધ્યયનમાં દોષ ન રહે તેવી રીતે તેની અંદર યથામતી મારી બુદ્ધિ પ્રમાણે શ્રવણ કરાવીશ આ વાક્યથી સૂતને ગર્વ ન હોવાનું જણાવ્યું અને તેના કહેવાથી પણ અધિક અનો એટલે ભગવતનો અર્થ એમ જણાવ્યું થઈ ગયો સમજી હા સરસ હો આમ તો આ વિષય સરળ છે તેમ છતાં કોઈને કઈ હોય જગ્યા જેથી અહીંયા પેલી લાઈનમાં કહ્યું ને કે હે વિપ્રો સંબોધનથી એમ જણાવ્યું છે કે સુખ સર્વને પૂર્ણ કરનારા હોવાથી પ્રથમ તેમણે પૂર્ણ કર્યો અને હવે ફરી તેનું સ્મરણ કરાવીને તમે પૂર્ણ કરો છો એ ના સમજાયું છે આ જે વિપ્ર શબ્દ છે ને એનાથી આ અર્થ નીકળી રહ્યો છે એટલે જે વિશેષ રૂપથી જે પૂર્ણ કરે છે તે વિપ્ર એમ હેલો આ થયું સ્પષ્ટ જરા ફરી હવે તેનું ફરી સ્મરણ કરાવીને તમે પૂર્ણ કરો છો એટલે ફરી અત્યારે જે થઈ રહ્યું છે પોતે કરાવી રહ્યા છે હા બસ તો અહીંયા એ જ વાત છે સંબોધનમાં એમ કહ્યું ને કે હે વિપ્રો એમ તો વિપ્ર સંબોધન કેમ આપ્યું એનું અહીંયા કારણ આપ્યું છે આ જે બધા ઋષિઓ છે એ કેવા છે કે જે લોકો અપૂર્ણને પણ પૂર્ણ કરી દે એવા છે અને સુખદેવજીને પણ અહીંયા એ રીતે વિપ્ર પદ્ધતિ કયા છે હેલો હા હા જી અહીંયા હું બેલા બોલું દંડવત પ્રણામ અહીંયા જે બેતાલીસના શ્લોક છે ને એમાં પણ એવું લખ્યું છે કે ઉત્તમ ઋષિઓથી વીંટાયેલા અને હમણાં પણ એવું લખ્યું છે કે તેજવાળા વિપ્રેશીઓ કહેતા હતા એટલે ત્યાં સાંભળતા પણ હતા સુખદેવજીને તો પછી સુતજીને જ એમને પોતાને જ કેમ સૌનક વગેરે ઋષિઓને ત્યાં આવ્યા અને એટલે બીજા કોઈ પણ ઋષિઓએ આ કહ્યું નહીં અને એમને જ કહ્યું ભાગવતજી તો એની જુદી જુદી પરંપરા છે ને એટલે એ પરંપરાના હિસાબે અહીંયા જણાવી રહ્યા છે ભાગવતની ત્રણેક પરંપરાનો ઉલ્લેખ આના પહેલા કરવામાં આવ્યો છે એમાં એક પરંપરા સૂત દ્વારા સૂત શૌનક સંવાદનો પણ એક પરંપરા છે બીજાએ પણ કહ્યું જ છે આ પ્રસંગમાં જે થયું છે અને જેના પરિણામ સ્વરૂપે આપણને પ્રાપ્ત થયું છે એ પરંપરા સૂત શૌનકની છે એટલે હજુ આ પરંપરા ચાલુ રહી છે બાકીની બધી પરંપરાઓ લુપ્ત થઈ ગઈ છે એવું લુપ્ત નથી એ બધી પરંપરાઓનો ઉલ્લેખ ભાગવતમાં જ છે અચ્છા હા છે છે આગળ બીજા સ્કંદમાં એમાં આવશે ને જે બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ થયો ને થયો શ્રી નારદજીને થયો ને આ બધું જે પરંપરા છે એ આમાં જ વર્ણિત છે એ તો એ તો મધ્યમ અધિકારી અધિકારીની આવી પણ આમાં જે ઉત્તમ ઋષિઓથી વિટાયેલા છે એટલે એ પણ મધ્યમ અધિકારીમાં આવશે અહીંયા મધ્યમ અધિકાર કે એની વાત નથી આ તો સૂતજી પોતે પરંપરા કઈ રીતે એમને પ્રાપ્ત થઈ છે એનો ઉલ્લેખ કરી રહ્યા છે હા હા હા ઓર કોઈને છે કે સારું તો આ અધ્યાય આજે સારી રીતે સંપન્ન થયો હવે કાલે જેમનો પણ ક્રમ હોય એ પોતપોતાનો નક્કી કરી લે જે પદ્ધતિ આપણે રાખી છે એ પદ્ધતિને પકડીને ચાલજો ભાગવતા સંદર્ભ પુરુષોત્તમ સહસ્ત્ર નામના નામનો સંબંધ પણ તે રીતે